સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને જે પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય ત્યારે મહારાજ બોલ્યા જે રક્ષા તો ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોય તો કાળ કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી કેમ જે મૂળ માયાને કોઈએ છેડી નહોતી તેને આપણે છીડી છે તે શું તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે કાં આ ઝાડ ભાંગીને મારી નાખે કાં પૃથ્વી ફાડીને માય ગાલી દઈએ એવી ખીજી છે ત્યારે પૂછું જે એવી ક્યાં સુધી રક્ષા કરશે ત્યારે મહારાજ બોલ્યા જે હમણાં રક્ષા કરે છે ને પછી નહીં કરે એમ સમજવું નહીં એમ કહીને બોલ્યા જે પૂર્વ દેશમાંથી પુરુષ આવતો હતો તેને આગળ લાખો તાળ આડા આવ્યા તેને જોઈને એક તાળને હડસેલો માર્યો તે લાખો તાળને પાડીને ચાલ્યો ગયો તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ કર્મ ને માયા તેને હડસેલો માર્યો છે તે ઊભા થઈને દુઃખ દેવા સમર્થ નહીં થાય એમ તમારે જાણવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે આનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને તથા સ્વરૂપાનંદ સ્વામીને એ ત્રણેયને પૂછ્યું જે અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો ત્યારે કેમ કરો ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે જેમ તમે કહો તેમ કરીએ ત્યાર પછી મુક્તાન સ્વામીએ કહ્યું છે હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય પછી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે તમે કેમ કરો ત્યારે એ બોલ્યા છે ક્રિયા કરવાને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય ત્યારે મહારાજે પૂછ્યું છે પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે પછી શ્રીજી મહારાજે કહ્યું છે ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે માટે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો એમ કરે તો એકબીજાની કસર ટળે એમ ઉત્તમ મધ્યમને કનિષ્ઠ ભેદ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા તેને મહારાજે પૂછ્યું જે દેશમાં મનુષ્ય કેવા છે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ધીરા રહીને બોલ્યા છે હે મહારાજ મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હૈ ને બીજે મનુષ્ય તો નહીં હૈ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠા જ નહીં ત્યારે સર્વે સંતે પૂછ્યું જે કલ્યાણ કેના કર્યા હશે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી ભણતા હતા તેની પાસે જઈને મહારાજ બેઠા પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે દેશમાં સત્સંગ કેવા થયા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે સત્સંગ તો બહુ થયો છે ત્યારે મહારાજ બોલ્યા જે તમે સત્સંગી કેવા થયા છો ત્યારે કહ્યું જે અમે તો ખરેખર આ સત્સંગી થયા છીએ ત્યારે મહારાજ બોલ્યા જે તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો ને ખરેખર સત્સંગી થયા હો તો કહો જે અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે ના મહારાજ એવા સત્સંગી તો નથી થયા ત્યારે મહારાજ બોલ્યા જે અમારા ખરેખરા સત્સંગી તો ગોરધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે તે તો અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એવા સત્સંગી કેમ થવાય ત્યારે મહારાજ બોલ્યા છે એવા સત્સંગી તો તો થવાય જો માયિક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરો તો એવા સત્સંગી થાઓ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કૃપા કરો તો એવા સત્સંગી થવાય ત્યારે મહારાજ બોલ્યા છે હજી કૃપા જોઈએ છે જુઓ ને અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા તે પ્રકૃતિ પુરુષના લોકમાં પણ ન રહ્યા ને પ્રધાન પુરુષના લોકમાં પણ ન રહ્યા ને અનંત ધામ ને અનંત સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા ને તમારી ભેળા આવીને રહ્યા ને હજી કૃપા જોઈએ છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે કૃપા તો બહુ કરી પણ અમારે માયાનું આવરણ તે સમજાય નહીં ત્યારે મહારાજ ઊભા થઈને પછેડી ઓઢી હતી તે પડતી મૂકીને બોલ્યા જે હવે છે માયાનું આવરણ ત્યારે કહ્યું જે ના મહારાજ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું જે હે મહારાજ સત્સંગી કેસા કલ્યાણ હોતા હૈ ત્યારે મહારાજ બોલ્યા જે જૈસા કલ્યાણ મોટા મોટા અવતાર કા હોતા હૈ તૈસા કલ્યાણ સત્સંગી કા હોતા હૈ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે ગુરુ સાહેબ તબ તો બહુ બડા કલ્યાણ હોતા હૈ